उवाच मनोस्तु शतरूपाया तिस्रः कन्याश्च जग्निरे आपूतिर्देवौतिश्च प्रसूतिरिति विश्रुताः શ્રી કૃષ્ણના હૃદયમાં તપનો નિવાસ છે તો તે જ ભગવાનનું હૃદય માન્યું છે જે તપ કરે છે એ જ પરમાત્માને પ્રસન્ન કરી શકે છે તપ માનવ શરીરમાં જ થાય છે મહાનવેતર કોઈ પણ તપ કરી શકતા નથી પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય છે અતિ અજ્ઞાન હોવાથી પશુનો સ્વભાવ સુધરતો નથી જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વાભાવિક સરખો જ રહે બિલાડીએ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી સાંભળ્યું નથી પેટમાં હાજીરા હોય તો પણ ઉંદરને મારે છે માનવનો સ્વભાવ સુધરે છે માનવ જ્ઞાની છે તમે બધા જાણો છો હું શરીર નથી શરીર બગડે છે ત્યારે હું એને સુધારનારો છું હું મન નથી મન જયારે પાપ કરે છે ત્યારે મનને સમજાવીને પાપ કરતા હું અટકાવું શરીરથી હું જુદો છું એવું જ્ઞાન માનવને જ છે પશુ પક્ષી શરીરને જ આત્મા સમજે છે પશુનો સ્વભાવ સુધરતો નથી માનવનો સ્વભાવ સુધરે છે કેટલાક લોકો એવા હોય છે કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે છે કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય મેં આજ સુધી ભૂલ કરી છે હવે હું પાપ નહીં કરું હવે હું ભગવાનની ભક્તિ કરી માનવનો સ્વભાવ સુધરે છે માનવેતર કોઈનો સ્વભાવ સુધરતો નથી તપશ્ચર્યા માનવ શરીરમાં જ થાય છે કથા સાંભળ્યા પછી થોડો પણ સ્વભાવ સુધરે કથા સાંભળ્યા પછી પાક છોડવાની ઈચ્છા થાય કથા સામે પછી પ્રભુમાં પ્રેમ થાય કથા સામે પછી સંસાર સુખમાં અરુચિ આવે તો માનજો કે મેં કથા સાંભળી છે કથા સાંભળ્યા પછી તેને પાપ છોડવાની ઈચ્છા થતી નથી જેનો સ્વભાવ સુધરતો નથી એ સમજે કે મેં કથા સાંભળી જ નથી માનવ જ્ઞાની છે માનવ જાણે છે આ શરીર માટીનું પૂતળું છે માટીમાં મળવાનું છે હું શરીરથી જુદો છું શરીરનું સુખ એ મારું સુખ નથી માનવ બુદ્ધિ પ્રધાન જ્ઞાન પ્રધાન છે તપશ્ચર્યા માનવ શરીરમાં જ થાય છે જે માનવ તપ કરતો નથી પરિણામમાં એનું પતન થાય છે તપ શબ્દને ઉલટાવો તો પચ થશે જે તપ કરતો નથી એનું પતન છે થોડું તપ કરો દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે ભગવાન તમને સંપત્તિ આપે અતિ સુખ ભોગવશો નહીં સુખ એટલું જ ભોગવજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે ભગવાન ભૂલાય અને માનવ સુખ ભોગવે છે ત્યારે તન મન બે બગડે છે લોકો એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે મારું છે હું વધારે સુખ ભોગવીશ અતિ સુખ ભોગવવાથી તન અને મન બે બગડે શરીરને વિવેકથી સુખ આપવું આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને થોડું સુખ આપવાની જરૂર છે તમને જે કઈ મળ્યું છે તે બધું જ તમારા માટે મળ્યું નથી તમને જે કઈ મળ્યું છે બધું તમારું નથી માનો જાણતો નથી મારું શું છે તમારા થાળીમાં જે આવે છે એટલું જ તમારું છે તમારા ઘરમાં જે છે એના ઉપર કોનું નામ લખ્યું છે માનવ જાણતો નથી થાળીમાં જે આવે છે પણ તારું નથી જે તારા પેટમાં જાય એક સંત વર્ણન કરતા હતા પેટમાં ગયા પછી જે પચતું નથી સમજવું એ મારું નહોતું બીજાના ભાગનું હું કહી ગયો તેથી પચ્યું નહીં પેટમાં ગયા પછી જે પચે એટલું જ તારું છે મારું શું છે માનવ બરાબર સમજે કોઈ દિવસ ઝઘડો કરે નહીં વિવેક થી સુખ ભોગવજો અતિ સુખ ભોગવવાથી તન મન બે બગડે છે દુઃખ સહન કરો દુઃખ સહન કરવાથી પાપનો નાશ થાય છે અતિ સુખ ભોગવવાથી પુણ્યનો નાશ થાય છે દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને જ તપ કે છે સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે બધા મહાપુરુષોએ દુઃખ સહન કર્યું છે તપશ્ચર્યા કરી છે તેથી મહાન થયા છે પરમાત્મા શ્રી રામ છે અયોધ્યાનું વૈભવ છોડીને વનમાં તપ કરે રાજમહેલમાં રહેતા હતા શ્રી સીતારામજી વનમાં તપશ્ચર્યા કરે છે કંદમૂળ પડકાય છે એકલા રામ વનમાં તપ કરતા નથી સીતાજી સાથે છે શ્રી સીતારામજી એક જ પર્ણકુટીમાં રહેતા હતા પરિપૂર્ણ સંયમ છે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ઉઘાડા પગે ગાયોના પાછળ ચાલ્યા છે તડકો સહન કર્યો ઠંડી સહન કરી વરસાદ સહન કર્યો ગાયોની સેવા કરી છે પછી દ્વારકાના નાથ થયા છે શ્રી રામ શ્રી કૃષ્ણ દેવ નથી પરમાત્મા છે તપ કરે છે તમે બદ્રીનારાયણ માં ગયા છો બદ્રીનારાયણ ભગવાન પણ તપ કરે છે પાંડવોએ વનમાં તપ કર્યું છે દુઃખ સહન કરો ભક્તિ કરો તમારા ઉપર ભગવાન કૃપા કરશે અતિ સુખ ભોગવશો નહીં વ્યાખ્યાઓ કરી છે ગીતાજીમાં અર્જુનને એક તપ બતાવ્યું છે અર્જુન સર્વ જીવોમાં સદભાવ રાખે સંસારના જળ પદાર્થોમાં પણ સદભાવ રાખો સદભાવનો અર્થ છે ઈશ્વરનો ભાવ કોઈને પણ ઈશ્વર